આજે આપણે ગરડા પ્રથમ પ્રકરણનું તેતાલીસમું વચનામૃતમ પઠન કર્યું બે પ્રકારના ભક્ત છે સકામ ભક્ત અને નિષ્કામ ભક્ત આ વચનામૃતમાં શ્રીજી મહારાજે નિષ્કામ ભક્ત વિશે સમજ આપી છે એ નિષ્કામ ભક્ત વિશે આપણે કાંઈ પણ સમજીએ એ પહેલા થોડો સકામ ભક્ત સમજી લેવો જરૂરી છે સકામ ભક્ત એ છે કે જે કામનાથી ભજે છે ભગવાનની પાછળથી એને કંઈક મેળવવું છે એટલે ભજે છે સકામ ભક્ત પણ ભગવાનની ભક્તિ પૂજા અર્ચના ઉપાસના તો કરે જ છે પરંતુ એ ભગવાનની પાસે કંઈક કંઈક માગ્યા કરે છે ક્યારેક ધન માગે છે ક્યારેક પુત્ર માગે છે ક્યારેક પરિવારનું સુખ માગે છે ક્યારેક ખેતીવાડી બંગલા માગે છે ક્યારેક આરોગ્ય માગે છે ક્યારેક દીકરા દીકરીના સગાઈનું માગે છે અનેક માગણીઓ છે આવી માગણીઓ સાથે જે ભગવાનને ભજે છે એ સકામ ભક્ત છે અને મોટે ભાગે દેવ મંદિરો અને ધર્મસ્થાનો આવા સકામ ભક્તોથી જ ભરાયેલા છે અને સકામ ભક્તો જે છે એ પોતાની મનોકામના ભગવાન જલ્દી પૂર્ણ કરે ભગવાન જલ્દી રાજી થઈ જાય એના માટે વિશેષ જપ તપ વ્રત ભજન સ્મરણ હોમ હવન બધું કરે છે વિશેષ કરે છે કે જેથી જલ્દી ભગવાન પ્રસન્ન થઈને પોતાની મનોકામનાને પૂર્ણ કરે ભગવાન દયાળુ પણ છે એટલે ઘણાની મનોકામના પૂર્ણ પણ કરે છે એ પણ હકીકત છે મનુષ્ય મજૂરી દેત તહે તો ક્યું રખેગા રામ મનુષ્ય પણ મજૂરી આપે છે તો ભગવાન મજૂરી નહીં આપે કોઈનો ભાર ન રાખે મુરારી આપે વ્યાજ સહિત ગીરધારી ભગવાન જરૂર આપે છે પરંતુ હવે સવાલ એ છે કે આવી રીતે સકામ ભાવે ભગવાનનું ભજન કરવું એ શું યોગ્ય છે ભગવાન પાસે કંઈક માગવું એ ઠીક છે તમે શું કહેશો એક ઘટના સંભળાવું સંત ફરીદ થયા મુસ્લિમ સૂફી સંત નિષ્કુળાનંદ સ્વામીએ પણ એમને એમના ગ્રંથોમાં બે ત્રણ વાર આદરથી નામ લખ્યું છે એવા એ સૂફી સંત ફરીદ ખુદાના પ્રેમ એને એક ગામના લોકોએ એમ કહ્યું કે બાબા અમે તો ગરીબ સમાજ છીએ ગામમાં મદ્રેસા નથી મદ્રેસા એટલે મુસ્લિમ બાળકોને ભણવા માટેની શાળા તો તમે મદ્રેસા બંધાવી આપો સંત ફરીદ કહે સારું વિચાર થયો કે ભાઈ મારે તો અકબર જેવો સમ્રાટ જ શિષ્ય છે અકબરને જ કહી દઉં એટલે મદ્રેસાનો ભાર મારે ન રહે એટલે સંત ફરીદ સામેથી જ અકબરને મળવા માટે એના મહેલે ગયા સંત ફરીદને તો કોઈ રોકનાર હતું નહીં કારણ કે એના માટે તો એ બહુ આદર છે પણ જ્યારે અકબરના દરબારમાં પહોંચ્યા ત્યારે સમ્રાટ અકબર નમાજ પઢતો હતો એટલે સંત ફરી થોડા દૂર નમાજ પૂરી થવાની પ્રતિક્ષામાં ઊભા રહે નમાજ પૂરી થયે સમ્રાટ અકબરે અવકાશ તરફ બે હાથ ફેલાવીને ખુદાને પ્રાર્થના કરી કે યા ખુદા યા પરવરદિગાર તું મારા રાજ્યનો ખૂબ વિસ્તાર કર મારા ધન ભંડારનો ખૂબ વિસ્તાર કર મારી રાજ્ય સમૃદ્ધિને તું ખૂબ વિસ્તારી આવ આટલા શબ્દો સાંભળ્યા એટલે સંત ફરી તરત જ પાછા ફરી એને પાછા ફરવું અને અકબરને નમાજમાંથી ઊભું થવું અકબરે જોયું કહો તો ગુરુ મહારાજ ભાગ્યા શા માટે આવ્યા અને કેમ ભાગ્યા એનું કોઈ કારણ જણાવ્યું નહીં એટલે એકદમ દોડ્યા પગ પકડ્યા કે પ્રભુ તમે શા માટે ભાગ્યા મારી કંઈ ભૂલ થઈ ત્યારે સંત ફરી દે બહુ સરસ જવાબ આપ્યો કે અકબર તારી ભૂલ નથી થઈ ભૂલ મારી થઈ હું તારી પાસે થોડીક આર્થિક મદદ માગવા માટે આવ્યો હતો થોડા પૈસાની જરૂર હતી મદરેસા માટે એ પણ પરમાર્થ માટે પરંતુ આવ્યા પછી મારી ભૂલ ઓળખાણી કે તું પણ ધન સમૃદ્ધિ માગી રહ્યો હતો એટલે મને થયું કે એક ભિખારી પાસે આપણે શું માગવું જે પોતે જ માગણ છે એવા માગણની પાસે આપણે શું માગવું એટલે તરત હું પાછો ફરી બીજું એ મને થયું કે જે ખુદાની પાસે તું માગે છે તો એ ખુદાની પાસે તો હું પણ માગી શકું છું તો મારે તને મીડિયા શા માટે બનાવો અને મારે તારી પાસે હાથ શા માટે લાંબો કરવો એમ કહેવાય છે કે સંત ફરીદે ત્યારથી નિર્ણય કર્યો કે જીવનમાં કંઈ જરૂર પડશે તો હું પરવરદિગાર ખુદા પાસે માગીશ પણ આ દુનિયામાં કોઈ સંસારી પાસે ક્યારે હાથ નહીં ફેલાવું એટલે સંસારીઓ પાસે માગવું એના કરતા ભગવાન પાસે માગવું શ્રેષ્ઠ છે સકામ ભક્તિમાં વાંધો નથી માગો દોષ સંસારીઓ પાસે માગવામાં છે ભગવાન પાસે માગવામાં જરાય શરમાવાની સંકોચ રાખવાની દુઃખી થવાની જરૂર નથી અને એ શાસ્ત્રીય વાત છે આ કોઈ મારી વાત નથી જો ભગવાન પાસે માગવાનું ન હોય દુઃખ દર્દમાં ભગવાનને એવી પ્રાર્થના કરવાની ન હોય તો આપણા જ ગ્રંથોમાં જનમંગલ આદિ સ્તોત્રના પુરસ્ચરણ કરવાની વિધિઓ શા માટે બતાવે કે ભાઈ તમે સંસારીઓ છો જીવન છે દુઃખ આવશે તો આમના પુરસ્ચરણ કરો અગિયાર હજાર પાઠ કરો તમારું દુઃખ ભગવાનની કૃપાથી દૂર થશે ઈચ્છિત સુખની પ્રાપ્તિ થશે વિષ્ણુ સહસ્ત્ર નામના પુરસ્ચરણની વિધિ શા માટે બતાવે એકાદશીના ઉદ્યાપનનું ફળ શ્રીજી મહારાજ શિક્ષાપત્રીમાં સર્વ સિદ્ધિને આપનારું છે એમ કહીને શા માટે લખે માટે શાસ્ત્રીય છે કે ભગવાન પાસે માગવામાં વિરોધ નથી સંસારીઓ પાસે આપણે માગીએ ને તો તુરત માગતાની સાથે જ આપણે એની નજરમાં નીચા ઉતરી જાય છે કારણ કે માગવું કોઈને ગમતું નથી કોઈની પાસે માગો એટલે આદર ગુમાવી દઈએ એ માણસને આગળ આપણે હલકા થઈ જઈએ એની નજરમાંથી નીચા ઉતરી જાય પરંતુ ભગવાનની પાસે આપણે જો માગીએ તો ભગવાનની નજરમાં આવી જઈએ છીએ તમે માગ્યા જ કરો હે ભગવાન મને આ આપો હે ભગવાન મને આ આપો હે ભગવાન મને આ આપો ભગવાન ક્યાં કોણ બલ્લા ચોટી છે ભાઈ તો એની નજરમાં આવી જશું કે આ કોઈક મારી પાસે માગી રહ્યો છે આપે ન આપે પછીની વાત છે પણ એની નજરમાં તો અવશ્ય આવે છે સંસારીઓની નજરમાં ઉતરી જઈએ છે ભગવાન પાસે માગવાથી ભગવાનની નજરમાં આવીએ છીએ એક સુરદાસ હતા એ દ્વારિકાની યાત્રાએ જતા હતા તો રસ્તામાં લોકોએ મશ્કરી કરીને કહ્યું કે બાબા તમે બંને આંખે અંધ છો દ્વારિકા જઈને તમે શું કરશો ત્યારે સુરદાસે બહુ સરસ જવાબ આપ્યો કે ભાઈ હું આંધળો છું દ્વારિકાધીશ આંધળો નથી હું જઈશ એટલે એ તો જોશે જ ને કહો મારો બાપલિયો આવ્યો આવ્યો આવ્યો બસ મારું કામ પૂરું થયું બીજી બાબત સંસારીઓ પાસે માગવા માટેની ગુલામી કરવી પડે દાસ્તા કરવી પડે એની પ્રશંસા કરવી પડે એના પગમાં ઝૂકવું પડે એના કરતાં બહેતર છે કે ભગવાનના પગમાં પડીએ ભગવાનની પાસે ઝૂકીએ ભગવાનના ગુલામ થયે ભગવાનના દાસ થયે ત્રીજી બાબત સંસારમાં આપણે કોઈની પાસે માગીએ તો આપણો તો પરિચય એને થઈ જ જાય છે પણ સામા માણસનો પણ આપણે પરિચય થઈ જાય છે આપણે દુનિયામાં એની બહુ મોટાઈ સાંભળી હોય કે બહુ દાનવીર છે ભલા માણસ છે કૃપાળુ છે દયાળુ છે પણ માગવાથી ખબર પડે કે કેવા કૃપાળુ છે કેવા ઉદ્ધત છે કેવા દાની છે કેવા લોવી છે માગવાથી ખબર પડે એ ભગવાન વિશે તો આપણે ઘણું સાંભળ્યું છે કે ગરીબ નિવાસ છે કૃપા સિંધુ છે દયા સિંધુ છે પણ માગી તો જોઈએ કે આ કહ્યું એ ખાલી પોલમ પોલ છે ભગવાનનો પરિચય મળશે કે એ આપે છે કે નથી આપતો દયાળુ છે કે કૃપણ છે ભગવાનનો પરિચય મળશે આપણો પણ એને પરિચય થશે કે આવો કોઈ માણસ દુનિયામાં જીવે છે કે જે મારી કસોટી કરવા ભમી રહ્યો છે ચોથી બાબત સંસારીઓ પાસે માગીએ ને તો આપણી ફજેતી થાય આપે ને તોય ફજેતી થાય ન આપે ને તોય ફજેતી થાય ન આપે ને તોય એમ કહે આવ્યો તો માગવા આવ્યો હતો એના બાપનું છે બધું બસ માગી લેવું ફળ દઈ આવા કેટલા છે લુખા ના આપે તોય ફજત કરશે આપશે તોય બધાને કહેશે પાંચ હજાર આપ્યા ને ત્યારે રોટલા ભેળો થયો છે પેલા કાંઈ નહોતું મેં મદદ કરી કરીને ઊંચો લાવ્યો છે અને એવા પ્રસંગે જ બોલશે ત્યારે આપણે આપણી આબરૂના કાંકરા કરે સંસારીઓ બહુ ખતરનાક પ્રાણી છે હસવાની જરૂર નથી એ તમે જ છો ભગવાન પાસે માગવામાં ફજેતીનો કોઈ સવાલ જ નથી ન આપે તો કોઈને ખબર નથી ક્યાં માગ્યું શું માગ્યું ફજેતીનો કોઈ સવાલ નથી અને જો આપે તો એના દરબારમાં પણ સન્માન છે અને સંસારમાં પણ લીલા લહેર છે માગવામાં જરાય તકલીફ નથી ખુલ્લા મનથી માગવું ખૂબ માગું તમને વિપરીત લાગશે હું આ શીખવાડું છે પણ ખૂબ માગું સકામ ભક્તિમાં બહુ જ મહિમા છે અને સકામ ભક્તિ એ એક એવું પરિબળ છે ધ્યાનથી સાંભળજો કે પ્રારંભમાં ભગવાન તરફ વળવા માટે જોડાવા માટેનું બહુ મોટું પરિબળ હોય તો સકામ ભક્તિ છે સંસારમાં જેટલા જેટલા મોટા ભક્તો થયા છે એમાંના ઘણાના જીવન ચરિત્ર તમે તપાસશો તો એ લોકો સકામ ભાવથી જ ભગવાન તરફ આવ્યા છે અને પછી ઉચ્ચ પદવીને પામી ગયા છે દાસ ધીરો દાસ ધીરો રમે રંગ મારે રમે દિવસ અને રાત હેતે હરિનો રસ પીજીએ આવા એક કનિષ્ઠ ભક્ત થયા પ્રેમ ભક્તિવાળા થયા ભક્ત ઉત્તમ ભક્ત થયા અને એના કીર્તનો આજે પણ આપણે બધા સમાજમાં ગવાય છે એ ધીરો ભગત કાર્મિક ગરીબાઈમાં જીવતા હતા ખાવાના ટુકડા નહોતા એમાં એક જેને તેને કહેતા હોય એમાં એક સાચા સાધુ મળ્યા ને એમને અરજ કરી મહારાજ મારી ગરીબાઈ ટાળો સાધુ કે ગરીબાઈ ટાળવી છે તો કહા તો કે રામ નામ જપો બેટા સકામ ભાવ છે કયું રામ નામ જપવાથી ગરીબાઈ ટળે તો કે મારો રામ શું ના આપે હા આખા એ ખલકને આપે છે તો તને નહીં આપે રામ નામ જપો અને દાસ ધીરાએ રામ નામની રટ લગાવી ગરીબાઈ તો ટળી પણ એટલી ચરમ સીમાએ પહોંચ્યા કે પછી એને રામમાં એવો રસ પડ્યો કે રમે દિવસ અને રાત હેતે હરિનો રસ પી પીજીએ શા માટે આવ્યા હતા સકામ ભાવથી જ આવ્યા નડિયાદમાં થઈ ગયેલા પૂજ્ય મોટા એ તો ઈશ્વરમાં જ આસ્થા ધરાવતા નહોતા નાસ્તિક ખોપડું બિલકુલ શ્રદ્ધા નહીં પરંતુ એમને હિસ્ટીરિયા વાય ફેફરૂનું દર્દ એનાથી કંટાળીને કોઈ રોગનો ઈલાજ થતો નહોતો ગમે ત્યારે પડી જાય ને હેરાન હેરાન પોતે કુટુંબી થઈ જાય એટલે નર્મદામાં કૂદીને આત્મહત્યા કરવા માટે ગયા કૂદવાની તૈયારી કરે એમાં સાધુએ પકડી લીધા શું કામ મરે છે તો કે આવું છે મરાય રામ નામ જપો જાઓ ઘરે ઘરે તો આવ્યા પરંતુ રામ નામમાં શ્રદ્ધા જ નહોતી એટલે જપમાં શ્રદ્ધા બેઠી નહીં કર્યું નહીં પણ વિચાર થયો એટલે ગાંધીજીને કાગળ લખીને પૂછાયું કે રામ નામથી દર્દ મટે શરીરના તો કે અરે બેટા ભવરોગ મટે તો દર્દ શરીરના ન મટે રામ નામ જપો મારી પાસે જે કાંઈ છે એ ભગવાનના નામથી છે જપો તો એ વિશ્વાસ ના આવ્યો ન જીપવું કારણ કે ઉલટું ખોપડું હતા એમાં ઉપલા માળથી ચાલવા જતા અચાનક વાઈનો હુમલો આવ્યો ત્યાંથી ગબડી પડ્યા દડતા દડતા નીચે પડ્યા બેભાન થયા પણ બેભાન અવસ્થામાં દિવાલ ઉપર પેલા સાધુ નર્મદાના હતા એમનું છાયા દેખાય બોલતા જણાયા કે આટલો હેરાન થાય છે છતાં શા માટે જપ કરીને જોઈ શકતો નથી એકવાર જોઈ લે ભાનમાં આવ્યા અને રામ નામની માળા પકડી કલાકથી શરૂ કરીને અઢાર કલાક સુધી રામ નામ જપવા માંડ્યા ફેફરૂનું દર્દ ત્યારથી ગયું તે ગયું આજીવન પરંતુ એક અનુભૂત સંતની પદવી સુધી પૂજ્ય મોટા પહોંચી ગયા શા માટે આવ્યા હતા સકામ ભક્તિથી ગાંધીજી ડરતા હતા અંધારામાં એટલે રામનામ પકડ્યું હતું બહુ બીતા હતા પણ રામ નામ જપી જપીને એવા નિડર અને નિર્ભય થયા કે બ્રિટિશરોના તોપના ગોળા પણ એને ધ્રુજાવી ન શકી આખી સલ્તનતને ઉખાડીને દરિયા પાર ફેંકી દીધી આવી નિર્ભીકતા એ ગાંધીજીમાં આવી અને સાબરમતી કે સંત તુને કર દિયા કમાલ એક સંત થયા એવા આચાર એક રામ નામ સકામ ભાવથી આપણે જે કોઈ લોકો સત્સંગમાં પ્રારંભે આવે છે તો કયા ભાવથી આવે છે ભાઈ ભગવાનને શરણે જવાથી સુખ મળે છે એ ભગવાન આપણને મદદ કરે છે એ આપણે આપણો રોટલો માથે લીધો છે આપણી આબરૂ માથે લીધી છે આપણને સુખી કરશે ભગવાન જેવો રક્ષક મળે છે એટલે જ આવ્યા છે ને એવું ન હોત તો લાલો લાભ વિના લોટે નહીં સકામ ભાવથી જ આવ્યા છે લોકો સકામ ભક્તિને સમજતા નથી એટલે કાં તો સકામને યથાર્થ કરી શકતા નથી અને કાં તો સકામ ભક્તિને વખોડે છે સકામ ભાવથી જ આપણે આવ્યા છીએ અને એક સત્સંગ સત્સંગમાં તમે જોજો કે બહુધા જે સત્સંગીઓ છે એ પૂજાપાઠ કરતા હશે દેવદર્શન કરતા હશે પણ કોઈ રસ નહીં હોય લફર ફફર પૂજા કરશે દર્શને આવવું હશે તો સમય મળે ને અવાય તો આવશે કોઈ જોર નથી ભજન કરવાનું કોઈ સુરાતન ચડતું નથી પરંતુ એમાં એના જીવનમાં કોઈ કષ્ટ આવે ઉગરવાનો આરો ન રહે અને ભગવાનને વળગી પડે તો તુરત ભજન મનશે કરવા એવી માળા મળશે કરવા એક પગે ઉભો રહીને એકી ટસે દર્શન કરશે બધી બાબતોમાં નિયમિત થશે અને એવી પ્રાર્થના કરશે દીકરો મરણ પથારીએ હોય અને એ માવતર ભગવાનને આંસુ સાથે પ્રાર્થના કરતા હોય ફરિયાદ જ મટી જાય છે મન ભગવાનમાં નથી રહેતું એવા લગ્ન થઈ અને ભગવાનની પ્રાર્થના કરે ગોખેલી કોઈ પ્રાર્થના ત્યાં બોલાતી નથી અને ખરેખર ગોખેલી પ્રાર્થના ભગવાનના દરબારમાં પહોંચતી નથી વણ ગોખેલી હૈયાના ભાવની પ્રાર્થના ત્યાં પહોંચે છે ત્યારે જે શબ્દો બોલાય છે કોઈ શાસ્ત્રોમાં ન હોય પણ એ ભગવાનને ડોલાવે છે ત્યારે હોઠ નથી બોલતા હૈયું બોલે છે કારણ શાના પ્રભાવે સકામ ભક્તિના પ્રભાવે એટલે હું તો એક ભલામણ કરું છું કે આ સત્સંગમાં એવા ઘણા હરિભક્તો છે અને ઘણા સાધુઓ પણ એવા છે જેને ભગવાનને માર્ગે સાવ લુખ્ખા છે ભલે સાધુ હોય તો હાવ લુખ્ખા છે હવારમાં પૂજા કરે છે પણ જે મદારી વાંદરાને રમાડતો એમ રમાડે છે એની પૂજામાં કોઈ દમ નથી એને કોઈ રસોઈ નથી તો એવા ઘણા ભક્તો અને સંતો છે કે જેને ભગવાનને માર્ગે સાવ લુખ્ખા છે તો એમણે સકામ માર્ગ આ જે છે ને અપનાવવા જેવો છે જીવનમાં દુઃખનો પાછો પાર હોતો જ નથી તો કોઈ પણ એક દુઃખને પકડી લઈ હે પ્રભુ તમે આ દુઃખ મારું મટાડો હું આટલું ભજન સ્મરણ જપ કરીશ દુઃખ પણ મટશે અને ભજન કરવાની ટેવ પડશે અને એવો રસ આવશે કે પછી એને ભજન છોડવું હશે તોય નહીં છૂટે અને જે માર્ગે લુખા હતા એમાં ભીના ભીના થઈ જશે કરવા જેવો માર્ગ છે મારે કઈ જોતું નથી આમ છે અમે તો નથી જોતું તો ભગવાને નથી જોતો તમારે સંસારે હાથમાં નહીં આવે દુઃખી દુઃખી થશો હેરાન થશો રડશો એનાથી દુઃખ મટવાનું નથી ભગવાનને ગુમાવો છો એના કરતા સમજીને ભગવાનના જપનો માર્ગ સ્વીકારો દુઃખનો પાર ગમો ગોતો ડગલે ને પગલે આવાને પાછા દુઃખનો પાર ન હોય જે ભગવાનથી સુકા છે એને દુઃખનો પાર ન હોય પરંતુ છતાંય તમે જોશો હેરાન થશે પણ ભક્તિમાં નહીં જોડાય એટલે સકામ ભક્તિ અખત્યાર કરવા જેવી છે ભોગવવા જેવી નથી નિંદા કરવા જેવી નથી હા એમાં થોડી શરત છે એ શરત ધ્યાનમાં રાખવાની છે પહેલી શરત એ છે કે માગો પણ પોતાના ઈષ્ટદેવ પાસે જ માગો જે કાંઈ જોઈએ છીએ એ હું મારા ઈષ્ટ પાસેથી જ માગીશ સત્તર ઠેકાડે માથા ઝૂકે તો એ સકામ ભક્ત નથી આ શરતો છે આ શરત છે માગો પણ પોતાના ઈષ્ટદેવની પાસે જ માગો એટલે શ્રીજી મહારાજે વડતાલના પાંચમા વચરામૃતમાં કહ્યું છે કે ભગવાનના ભક્તને કંઈ સુખ જોઈતું હોય તો પોતાના ઈષ્ટ પાસે જ માગે પણ પોતાના ઈષ્ટદેવ વિના બીજા કોઈને સુખદાયક ન જાણે એ ભગવાનનો ભક્ત છે માગવાનું જ કીધું શીખવાડ્યું જુઓ અશાસ્ત્રીય વાત નથી કરતો હોય માગો પણ પોતાના ઈષ્ટદેવની પાસે જ માગો પણ બીજાને કોઈને સુખદાયક માની અને ક્યાંય ઝૂકે નહીં પતિવ્રતા નારી પોતાના પતિ પાસે માગ માગ કરે તો કદાચ પતિને ન ગમતું હોય તો એ કચાશ છે પરંતુ કલંક નથી પરંતુ એ જ સ્ત્રી પર પુરુષ પાસે પાડોશમાં માગે તો એ કલંક છે પોતાના પતિ પાસે ગમે એટલું માગે પણ પાડોશમાં એક નાનકડી ચીજ પણ જો પર પુરુષ માટે એને માગે મારો પતિ નથી આપતો ને તું મને આપે ખલાસ એનું પાતિવ્રત્ય ગયું એ કલંક છે એના પતિને પણ આબરું જાય એમ ભગવાનનો આશ્રય સ્વીકાર્યા પછી ભગવાન પાસે માગવાને બદલે પાંચ માળા આની કરે પાંચ માળા આની કરે પાંચ માળા પહેલાની કરે બારણે લીંબુ મરચા બાંધે દોરા ધાગા કરે પલંગે કંઈક બાંધે ટ્રકની પાછળ ઊંડા ચંપલ લટકાવે અને પછી પાછો અમારી પાસે આવીને રોવે ભગવાન મારું દુઃખ ટાળતા નથી કઈથી તંબુરામાં જ ટાળે નિષ્ઠા જ નથી સત્તર ઘર માંડીને બેઠી હોય એનો વિશ્વાસ કોણ કરે માટે માગવું પોતાના ઈષ્ટ પાસે જ માગવું આ પહેલી શરત બીજી શરત થોડા સમય પહેલા ગુજરાત યુનિવર્સિટીમાંથી એક યુવક મારી પાસે આવ્યો મને કે સ્વામીજી આવું કેમ હશે મેં કે શું ભાઈ આપણે પૂજા કરીએ આટલો સત્સંગ રાખીએ તોય જે લોકો પૂજા કરતા નથી સત્સંગ રાખતા નથી એવા વિદ્યાર્થીઓનો સારા માર્ક્સ આવે છે સારા માર્ક્સ પાસ થાય છે અને આપણે સત્સંગ રાખીએ પૂજા કરીએ તોય એના જેટલા માર્ક્સ ના આવે આવું કેમ થાય છે મેં કીધું વહેલા અભ્યાસમાં સારા માર્ક્સ પાસ થવું એ તો અભ્યાસની લગની એની મહેનત કુદરતી દત્ત મળેલી યાદશક્તિ અને એની ખંત એ હાર્ડ વર્ક હોય તો એને એ સારા માર્ક્સ મળે છે પાસ થાય છે તમે પણ હાર્ડ વર્ક કરો સખત પુરુષાર્થ કરો તમે અભ્યાસમાં લગ્ન લગાડો એક લક્ષ્ય બાંધી લ્યો અને ભગવાનનો આશ્રય છે હોય તો તમે પહેલા કરતા પણ આગળ નીકળી જાઓ કરવું જોઈએ તો મને કે પણ આ સત્સંગ કરીએ ને પૂજા કરીએ ને એનો અર્થ શું એટલે મેં કીધું તમે સત્સંગ રાખો છો તો કે હા મેં કીધું સારું તમે ક્યારે પાન મસાલા ગુટકા ખાવ છો તો કે જાગવું હોય એટલે ખાવા પડે મેં કીધું બહારનું તમે બજારું બધું ખાવો છો તો કે શું કરીએ અહીંયા આપણું ઘર તો નથી ખાવું પડે મેં કીધું હોસ્ટેલની અંદર જે રસોઈ થાય છે એમાં લસણ ડુંગળી બધું નખાય છે તમે ભોજન કરો છો તો ભૂખ લાગે તો ખાવું જ પડે મેં કીધું રેકડીઓમાં ચાય પીઓ છો કોફી પીઓ છો તો કે હા એવું તો પીએ છીએ મેં કીધું પાંચ માનસી પૂજા કરો છો તો કે યાદ જ આવતી નથી મેં કીધું તિલક ચાંદલો કરો છો તો તિલક ચાંદલો નથી કરતો પૂજા કરું છું મેં કીધું ધોતી શાલ ને બધું પહેરીને પૂજા કરો છો તો કે ના ના રૂટીન કપડાં પહેરીને પૂજા કરું છું સારું કેટલી માળા કરો છો મને કે ત્રણ માળા કરું છું મેં કીધું ત્રણ માળામાં ભગવાનમાં મન રહે છે તો હસવા માંડ મેં કીધું આમાં તું સત્સંગ રાખે છે આમાં તને ભગવાન તારું ધાર્યું કરાવે જો જોઈતું હોય તો બીજી શરત છે તમને ગરમી વધે તો એસી વધારવું પડે ઠંડક જોતી હોય તો એમ જેટલું દુઃખ એ પ્રમાણમાં ભજન વધારવું પડે કરવું કાંઈ નહીં અને ભગવાન પાસે માગ માગ કરવું ફરિયાદ કરવી ભગવાનને વગોવો એ અપરાધ છે જેટલું જોઈએ છે તો એની સામે એટલું સો રૂપિયાનો માલ જોઈએ સો રૂપિયા મૂકવા પડે ભાઈ તમે એક આ વેપાર જ છે ને ભગવાન સાથે તમે ડીલિંગ કરો છો હા ભગવાન સાથે જ છે તો પછી જેટલું જોઈએ એના પ્રમાણમાં તમે હવે એક લાખ રૂપિયા ઠાકોરજી પાસે માગે અને પછી એક માળા કરે એવું નથી એવો ભગવાન ખોટનો ધંધો નથી કરતો ના પાંચ લાખની લોટરી હે હનુમાન તું લગાડ તો હું તને હવા શેર તેલ ચડાવું હનુમાનજી કે પાંચ લાખ હું લઈ આવું તેલનો હોજ ભરું ધૂપકાનો મારી રાખું ભલા મણા તારા હવાશેર તેલ હાટું હું રોજ રાહ જોઉં અને તોય પાછો દેખ ન દે ભરોસો હું જોઈએ છે તો એટલું સામે કરવું પડે બીજું ભોજન પોતે કરીએ છીએ ભજન પોતે કરવું પડે ઘણા લોકો બ્રાહ્મણોને કહી દે આટલા જપ કરી નાખજો અમને કહી જાય તમે પાંચ માળા કરી નાખજો સારો કોઈ તમને સારા સંત મળે કોઈ સારા વિશુદ્ધ બ્રાહ્મણો મળે અને તમે આવું જપ પૂજા કરાવો તો એ થોડું કંઈ સારું તો થાય જ પરંતુ ભોજન પોતે કરે એમ ભજન પણ પોતે કરવું જ પડે એમાં એમાં મજૂરી ન ચાલે એમાં મજૂર ન ચાલે હે ખાવામાં કોઈ દાળિયા થોડા ચાલે એમ ભજનમાં પણ કોઈ બીજો ન ચાલે ઓપ્શન ન ચાલે ઓલ્ટરનેટિવ ન ચાલે પોતે કરવું પડે અને જે સંપત્તિવાન હોય તો ભજનની સાથે એને સત્કાર્યો કરવા જોઈએ દાન પુણ્ય કરવા જોઈએ હકીકતે તો બહુ કહેતા નથી અમે પરંતુ ગ્રહસ્થો દશાંશ વિશાંશ સો રૂપિયે પાંચ રૂપિયા ગરીબ સ્થિતિ હોય તો સારી સ્થિતિ હોય તો સો એ દસ રૂપિયા જે કાઢતા નથી એ ભગવાનનો ભાગ ખાઈ જાય છે એને ક્યારે પરિવારમાં શાંતિ નથી હોતી એના દીકરા દીકરીઓ તમે ગમે એટલી સલાહ આપો એ બગડવાના જ છે કારણ કે ભગવાનનું ખાઈ જાય છે એ ધર્માદાનું ખાઈ જાય છે એટલે અવશ્ય સત્સંગીય દશાંશ વિશાંશ સોએ પાંચ કે સોએ દસ એ કાઢીને ભગવાનના ભાગે વાપરી નાખે ભગવાનને અર્થે અને ભજન કરતો જાય તો પૂર્વગત જો કાંઈ પાપ હોય તો એને ભગવાન દૂર કરી એને સુખ્યો કરે છે પરંતુ પૈસો છૂટતો નથી પછી હોસ્પિટલમાં બે લાખ નાખે છે છોકરા ભાગી જાય તો બે કરોડ ખર્ચે છે બધું કરે છે પણ ઠાકોરજીને ધીમે ધીમે કટકે કટકે આપવું હોય તો પૈસો વાલો લાગે છે હેરાન થવું છે પણ ભગવાનને અર્થે વાપરવું નથી તો ભોજન પોતે એમ ભજન પણ પોતે જ કરવું પડે ચોથી વાત ભગવાન રોકડા ધંધામાં વિશેષ માને છે બોર્ડ જ માર્યું હોય છે ઉધાર બંધ છે આપણે ત્યાં શું થાય છે કે ઠાકોરજી તમે આટલું કરી દો ને તો પછી અમે આટલું કરશું એમ નહીં પેલા આપવા માંડો સાજા થઈ જાય પછી દવા લેવાય કે દવા લે તો સાજો થાય તો ભલા મને ભજન કરવા માંડો એટલે ઓટોમેટિક આ દર્દ જે દુઃખ છે એ ચાલવા માંડે આ તો બધા સાજા થઈ જાય પછી હું દવા લઈશ એ તો મૂર્ખામી કહેવાય એટલે હું કરવા માંડું છું પ્રભુ તમે હવે મારો ખ્યાલ રાખજો આપણી જવાબદારી પૂરી કરી દેવાની હવે એની જવાબદારી છે આપવું ન જવા ના આપવું એની જવાબદારી છે હજી એક બાબત ભગવાન ન આપે ક્યારેક ધીરજથી આપે વિલંબ કરે વિલંબ થવા સંભવ છે કારણ કે આપણે કેવા કૃત્યો ભેળા કર્યા છે આપણને ખબર નથી અથવા તો આપણું કેમ ભલું થાય છે એ આપણને ખબર નથી ઉતાવળે આંબા પાકે નહીં ભગવાન સો સમજી વિચારીને આપે આપે અવશ્ય આપે વિશ્વાસ અને ધીરજ રાખવા પરંતુ ઉતાવળ કરીને જલ્દી ન મળે તો ક્યારેય ભગવાન ઉપર ક્રોધ ન કરો ઘણા તો ભગવાનને ગગલાવતા હોય જાળી પકડીને લાલ ગુમ થઈ ગયો હોય તું ગરીબ વાત જો છતાં અમારી હામો જોતો નથી કૃપાળુ કહેવાય છે તું કેનો કૃપાળુ ને અમારું ધ્યાન રાખતો નથી અમે તારી પાસે ન માગીએ તમે કે મુસલમાનની દરગાહે જઈએ ભગવાનને ગગલાવાય નહીં ક્રોધ રીસ ન કરાય શ્રીજી મહારાજે જીણાભાઈના પ્રસંગમાં ના પાડી છે કે આપણે ભગવાન ઉપર રીસ કરીએ મૂંઝાઈએ તો બધું સુખ જતું રહે છે એ તો સ્વામી છે આપણે સેવક છે અને સાદી રીતે જો પાંચસો રૂપિયા ઉછીના ગામમાં લેવા હોય તો લાકડી લઈને ન નીકળાય કે જે કોઈ પાંચસો રૂપિયા દેવા વાળો દિવાળીયા પાછા છે કોની માય હવાઈ શેર મૂળ કરી છે હલો લાવ પાંચસો રૂપિયા એમ પૈસા માગવા નીકળાય કોઈ પૈસા ના આપે તોલામ આપે આરજુ કરવી પડે ભાઈ સાહેબ દિવાળીએ પાછા ભાઈ સાહેબ અરે એટલી મેનર આપણે ન શીખીએ ભગવાન પાસે આરજુ કરવી પડે પ્રભુ અમારા અપાર ગુના છે એ અપરાધને અમે જાણીએ છીએ તું તો વિશે જ જાણે છે આંસુ પાડીએ વિનવીએ ભગવાન રીજી જાય એને આંસુ બહુ પ્રિય છે ગુલાબના ફૂલ કરતા આંસુઓના ફૂલ નેત્રના ફૂલ એને બહુ પ્રિય છે ભગવાન ઉપર ક્યારેક ક્રોધ ન કરો છેલ્લી બાબત ભગવાન આપે ને તો પછી ભગવાનને ભૂલી ન જવા મોટે ભાગે આવું થાય છે ભગવાન કૃપા કરે મદદ કરે પછી ભૂલી જાય દરદ મૈટું વૈદ વૈરી ના ભાઈ સંબંધ જાળવી રાખો ભજન ચાલુ રાખો કારણ કે બીજી વાર કામ પડશે એ ફાયદામાં છે એટલે ભગવાનને પાછા ભૂલી ન જવાય એની કૃપા એને યાદ કરી કરીને એને ભક્તિ અર્પણ કરતી રહે સકામ ભક્તિ જોયું ને કિંમતી છે અને એમાં થોડી સાવધાનીની જરૂર છે માટે સકામ ભક્ત સારો છે સકામ ભક્ત ભગવાન તરફ વાળે છે ભગવાન તરફ જોડે છે ભજનમાં રસ પેદા કરે છે ભજનનું અંગ પાડી આપે છે આ લોકના દુઃખ દર્દ મટાડે છે માટે સકામ ભક્તિ સારી છે પણ હવે એક વસ્તુ કે સકામ ભક્તિ એ પ્રારંભ છે અંત નથી પ્રારંભ જરૂર છે અંત નથી ત્યાંથી આગળ જવાનું છે માર્ગમાં ક્યાં સુધી કરવાનું નિષ્કામ ભક્તિ તરફ જવાનું છે જો સકામ ભક્તિ નહીં મટે અને આ દુનિયાનું માગતા જ રહીશું તો યાદ રાખવા જેવી બાબત છે કે જન્મ મરણ નહીં ટળે ગર્ભવાસ નહીં ટળે મોક્ષ ગતિ નહીં થાય ભગવાનનું શાશ્વત સુખ નહીં મળે ભગવાનની મૂર્તિનો સ્વાદ નહીં મળે એ નિષ્કામ થશે ત્યારે જ મળશે એટલે સંસ્કૃતિ પાછી મટાડવી હોય જે કાયમની પીડા છે હાલ હવાલની ફોર ધ ટાઈમ બિંગ પતી ગયું પરંતુ પેલું દુઃખ તો રહ્યું જ છે કારણ કે દેહ હશે ત્યાં સુધી દુઃખ રહેવાનું જ છે જન્મ છે અનેક દુઃખ છે તો સકામ મટીને નિષ્કામમાં છલાંગ મારવી એ સાવધાનીની ખાસ જરૂર છે પડી રહેવાનું ત્યાં નથી સકામ ભક્તને માટે દ્રષ્ટાંતરૂપ ભક્તરા ધ્રુવજી છે ધ્રુવજી એના પિતાના ખોળામાં બેસવા ગયા ત્યારે અપરમાએ એને ધકેલી દીધો કે તું બેસવાને અધિકારી નથી કથા જાણો છો પણ સાર હું ટૂંકમાં કહું છું એટલે કે તારે જો તારા પિતાના ખોળામાં બેસવું હોય તો ભગવાનને પ્રસન્ન કરીને મારી કુખે જન્મ લે ત્યારે તને તારા પિતાના ખોળામાં બેસાય ધ્રુવ પાછા ફરી ગયા અને નક્કી કર્યું કે જંગલમાં જઈને મારે ભગવાનને પ્રસન્ન કરવા અને એમણે કઠોર તપ કર્યું અને ઓમ નમો ભગવતે વાસુદેવાય મહામંત્રનો જપ કર્યો ખાલી તપ નથી કર્યું ભગવાનનું સ્મરણ કર્યું છે <clears throat> જે તપથી નથી થતું એ ભજનથી થાય છે તપ નિષ્ઠા કરતા ભજન નિષ્ઠા અતિ ઉત્તમ છે અને છ મહિનામાં ભગવાન ધ્રુવજીની આગળ પ્રગટ થયા હજી ધ્રુવજી કંઈ બોલે એ પહેલા જ ભગવાન બોલ્યા આ ભાગવતમાં પ્રમાણ છે એમ કહ્યું કે બેટા તારા મનમાં જે ઈચ્છા છે હું પૂર્ણ કરું છું તથાસ્તુ એટલું ભગવાન બોલ્યા અને ધ્રુવજીની આંખમાંથી અસુરની ધાર થઈ ગઈ અરે રે મહારાજ મેં આ રાજ્ય મેળવવા માટે મેં એવી ઈચ્છા કરી હતી કે મારા પિતા પાસે જે સામ્રાજ્ય છે એના કરતાં પણ વિશાળ સામ્રાજ્ય હું ભગવાન પાસેથી મેળવીશ મેં આ શું ભૂલ કરી મેં આવા નાશવંત સુખ માગ્યા આવા પરમાત્માના પાસેથી મેં બહુ મોટી ભૂલ કરી મને ધિકાર છે મારી બુદ્ધિને ધિકાર છે મારી સમજને ધિકાર છે કથા ટૂંકમાં ધ્રુવજી પાછા ફેર્યા છે રાજ્ય તો મેળ્યું જ છે પણ જિંદગીભર પશ્ચાતાપ રહ્યો અને પછી જિંદગીભર ધ્રુવજીએ ભગવાન પાસે કંઈ માગ્યું જ નથી અર્થાત સકામમાંથી નિષ્કામમાં છલાંગ તો અટકવાનું નથી નિષ્કામમાં જવાનું છે હવે નિષ્કામ ભક્ત ઉપર આપણે વિચાર કરીએ નિષ્કામ ભક્ત એ ભગવાન પાસે કંઈ માગતો નથી આ લોકનું કંઈ માગતો નથી એના માટે શ્રેષ્ઠ દ્રષ્ટાંત રૂપ છે ભક્તરાજ પ્રહલાદજી એમના પિતા હિરણ્યકશિપ મહાઅસુર એનો ભાઈ એટલે હિરણાક્ષ હિરણ્યકશિપુ હિરણાક્ષ બંને ભાઈ ત્રિલોકીને ત્રાસ આપે એટલે ભગવાને વરાહવતાર ધારણ કરીને હિરણાક્ષને માર્યો એટલે હિરણ હિરણ્યકશિપુનું વેર થઈ ગયું મારો શત્રુ મારા ભાઈને મારનારા વિષ્ણુ છે વિષ્ણુ સાથે વેર બંધાવ્યું હવે વિષ્ણુનું કોઈ નામ લે એની કોઈ ભક્તિ કરે એનું કોઈ ગુણગાન કરે તો હિરણ્ય કશ્યપીને મારી નાખે બન્યું એવું કે એને ત્યાં એક દીકરાનો જન્મ થયો એ પ્રહલાદ અને જન્મથી બચપણથી ભગવાન વિષ્ણુના નારાયણના ભક્ત થયા એટલે એ વિષ્ણુનું સ્મરણ કરે આને વિષ્ણુની સાથે વેર એટલે બાપ દીકરાને વાંધો પીડ્યો એટલે પ્રથમ તો હિરણ્યકશિપોએ પ્રહલાદને ભજન સ્મરણ ભક્તિ છોડાવવા માટે નારાયણની વિષ્ણુની ખૂબ સમજાવટ કરી ન સમજાય એટલે છેવટે નિર્ણય જે પેલા કરતો એ જ નિર્ણય કર્યો કાન મારી નાખો મારવા માટેના ઘણા પ્રયાસ કર્યા પણ પ્રહલાદજીની ભગવાને રક્ષા કરી એમાં એક પ્રસિદ્ધ ઘટના જે છે એ તે કે હિરણ્યકશિપુની બહેન હોલિકા એમને મળવા આવી તો હિરણ કશિપુની આ વાત જાણી એટલે હોલિકાએ કહ્યું કે ભૈયા તારે પ્રહલાદને મારવો જ છે ને તો મારી પાસે અગ્નિદેવે આપેલી ફાયર પ્રૂફ સાડી છે અગ્નિ અડે નહીં એવી અગ્નિદેવે મને સાડી આપી છે તો તું લાકડાની ચિત્તા ગોઠવ એમાં હું પ્રહલાદને ખોળામાં લઈને બેસી જાઉં અને હું પેલી અગ્નિદેવની આપેલી સાડી છે એને ઓઢી લઉં મને કંઈ થશે નહીં પ્રહલાદ બળીને ભસ્મ થઈ જશે એટલે વાત પૂરી થઈ જશે ગોઠ્યું અને હિરણ્ય કશ્યપે પોતે અગ્નિ લગાડી પણ અગ્નિદેવની આપેલી સાડી અગ્નિદેવ ત્યાં હાજર હતા એટલે અગ્નિદેવે એ સાડી લઈને પ્રહલાદજીને ઓઢાડી દીધી અને સોળના ભાવમાં હોલિકા ગઈ ત્યારથી હોલિકા ઉત્સવ ઉજવાય છે પ્રહલાદજી અખંડ રહ્યા કંઈ ન થયું અને એક તો બેન મરી મારવો તો મર્યો નહીં જેને નહોતા મારવાની એ મરી ગઈ એટલે હિરણ કશીપુ વધારે ખીજાયો કે તને બચાવનાર છે કોણ અરે બાપુજી કેટલી વાર કહ્યું મૂર્ખ લાગો છો મને બચાવનાર વિષ્ણુ છે તો વિષ્ણુ છે ક્યાં સ્થલે વિષ્ણુ જલે વિષ્ણુ વિષ્ણુ પર્વત મસ્તકે ક્યાં નથી પ્રભુ એમ આ લોખંડના થાંભલામાં છે છે હા એ લોહ થંભને ધગાવીને લાલ કર્યો ને ભરે ને બાત પ્રહલાદજીએ જઈને બથ ભરી કઈ ન થયું ખીજાયો ઉઘાડી તલવાર લઈને પ્રહાર કર્યો એ થંભ ઉપર અને થંભ ફાટ્યો કાડાડાડાડાડાડાડા થંભ હાડાડા નરસિંહ પ્રગટ ભય નરસિંહ પ્રગટ ભય ઘે ઘે ઘે ઘે ઘે ઘે કરતા હિરણ્ય કશિપુને પકડી લીધો અર્ધા મનુષ્ય અર્ધા સિંહ આવું શું કામ કર્યું હિરણ્ય એ બ્રહ્મા ઉપર તપ કરીને પ્રસન્ન કર્યા બ્રહ્માજી આવ્યા એટલે વરદાન માગ્યું મહારાજ મને અમર કરી દો ક્યારે મરું જ નહીં લે બ્રહ્માજી કે એટલે હું મરી જવાનો છું મારું નક્કી થયેલું ડેટ બાર મૃત્યુ છે અને તને કેવી રીતે અમર કરી શકું એમાંથી કંઈક બાંધછોડ કર એટલે હિરણ કશીપે લિસ્ટ બનાવ્યું ભણેલો બહુ સારો હતો એટલે એમણે પછી લિસ્ટ બનાવ્યું કે લીલે ન મરું સુકે ન મરું અસ્ત્રે ન મરું શસ્ત્રે ન મરું દિવસે ન મરું રાતે ન મરું ઘરમાં ન મરું બહાર ન મરું માણસથી ન મારું પશુ ન મરું એવું ઘણું લિસ્ટ બનાવી બ્રહ્માજીને કીધું આનો પર સાઈન કરો અને બ્રહ્માજીની સહી સિકા કરાવી એ કાગળ ચાર વડો કરીને ખિસ્સામાં રાખતો ક્યાંય પણ જાય કોઈ લડવાની ફવેર કરે એટલે તરત વાંચે આ બતાવી દે જોઈ લે આમાં કઈ લાગે એમ છે તારે તો ના સીધો રવાના એમાં આ ભગવાને નરસિંહ અવતાર ધારણ કર્યો અને હિરણ કશ્યુપને પકડ્યો ઉમરામાં રાખ્યો સંધ્યાના વખતે દિવસ નહીં રાત નહીં નખથી પેટ ઉપર આમ પકડ્યો કારણ કે અસ્ત્ર નહીં શસ્ત્ર નહીં લીલું નહીં સૂકું નહીં અને પકડીને ભગવાને હિરણે કશ્યપુને કીધું ઓલો કાગળ કાઢ ક્યાંય કલમ દબાઈ છે હિરણ કશ્યપુ કે આ કલમની મને ખબર નહોતી અને ભગવાને એને ચીરી નાખ્યો અને સુકલ હાઠીકાની જેમ એને ઘા કરી દીધો ધૂળમાં ભગવાને દોડી અને પ્રહલાદજીને પોતાના ખોળામાં લીધા વહાલથી એને ચાટવા મળ્યા અને પ્રહલાદને કહ્યું બેટા માગો માગો માગો તો પ્રહલાદજી ખોળામાંથી ઉછળીને ઊભા થઈ ગયા ભગવાનની સામે આમ સ્ટેરિંગો તાપીને જોવા મળ્યા એટલે ભગવાન કે બેટા શું જોવે છે કે ભૂલ થતી હોય એવું લાગે છે તો કે શું તમે ભગવાન નથી લાગતા ભાગવતમાં છે આ અરે બેટા હું ભગવાન છું હજી ખાતરી ન થઈ તો કે ના એવું કહેવાય છે કે માગ માગ કે ભગવાન નહીં અને માગે એ ભક્ત નહીં એટલે તમે ભગવાન ન હોય એવું લાગે છે બેટા હું ભગવાન છું પણ મને તારા ઉપર એક હેત છે તો મારા સંતોષ ખાતર પણ તું કંઈક માગ મારા પ્રભુ કંઈ જોતું નથી ત્રણ વાર કહ્યું ત્યારે પ્રહલાદજીએ કીધું માગું હા આપશો તો કે હા મહારાજ મને એવું વરદાન આપો કે જિંદગીભર તમારી પાસે કંઈ પણ ન માગવાની ઈચ્છા જ ના રહે એવું વરદાન મને આપી દો ભગવાન દગાઈ ગયા કંઈ પણ માગવાની તમારી પાસે ક્યારેય ઈચ્છા જ ન થાય એવું મને વરદાન આપ આ નિષ્કામ ભક્ત છે સકામ ભક્ત આ લોકનું માગ્યા કરે છે નિષ્કામ ભક્ત આ લોકનું કંઈ માગતો નથી માગતો નથી એના કરતા કહેવું એ ઉચિત છે કે એને માગવા જેવું કંઈ લાગતું જ નથી પ્રહલાદજીએ ભગવાનને કહ્યું કે મહારાજ તમે માગ માગ કહો છો તો આ મારો બાપ એક ત્રાડ પાડતો તો ત્રિલોકીના દેવતાઓ પોતપોતાના સ્થાન છોડી નેહરુ પર્વતની ગુફામાં ઘૂસી જતા એવું એનું ઐશ્વર્ય બળ પરાક્રમ હતું ત્રિલોકીની સત્તા હતી ત્રિલોકની સમૃદ્ધિ એને આંગણે હતી મહારાજ છતાંય એને મેં ક્યારેય એક પણ જંપીને શાંતિથી બેઠેલો જોયો નથી અને અત્યારે એની દુર્દશા ધૂળમાં રગદોળાઈને પડ્યો છે મહારાજ જોઈ ન શકાય એવી એની બીભત્સ દશા થઈ ગઈ છે મહારાજ તો જે વિષયો આ લોકના ભોગના સુખ સમૃદ્ધિઓ આવા દુઃખદાયક છે અશાંત છે દુર્દશા કરાવનારા છે જન્મ મરણમાં નાખનારા છે બાંધનારા છે અને ભગવાન આપની ભક્તિને ભૂલાવનારા છે એને હું શું માગું માગવા જેવું લાગતું નથી નિષ્કામ ભક્ત એને આ બધા દુનિયાના ભોગ પદાર્થ છે ઝેર જેવા થઈ જાય છે દસ બાર બાર વર્ષના બે છોકરા એક હિન્દુ એક મુસલમાન અને દોસ્તાર થઈ ગયેલા એમાં એકવાર હિન્દુના છોકરા ભગલાને વીછી કરડ્યો તો વીછી કરડ્યો એટલે રાડે રાડ થયો એટલે ઓલો મુસલમાનનો છોકરો કરે ભગલા તું તો હાવ બહુ પહોંચો આટલો દોથા જેટલો વીછી કરડ્યો એમાં રાડે રાડ થયો છે રો રો કરે છે મને અડધા મણનો કૂતરો કર્યો તો તોય હું કાંઈ નહોતો બોલ્યો હાલ તારે ઘેરે લઈ જાઓ એને ઘેરે લઈ ગયા તેની માય કરે અરે મારા ભગલાન વીછી કહી લે ભગલાન આ ઘી ને ખાંડ છે ને કટોરો ભરી નાખ્યો આ તું ચાટી જા એટલે તને વીછીની બળતરા છે ને શાંત થઈ જાય પરાણી એને ઘી ખાંડ ખવડાવ્યો પણ મુસલમાનના છોકરાને લાલચ પેસી ગઈ કે વીછી કરે તો ઘી ખાંડ ખાવા મળે એટલે રોજ ભગવાનને પ્રાર્થના કરે કે હે પરવરદિગાર મેરી સુનિયે ઓર એક બીછું ભેજીએ અને ભગવાને કૃપા કરીને એના ફળિયા મોકલ્યો અને ઘીખોણની લાલચમાં એને જઈને વીજીને પકડ્યો જે ચટાકો માર્યો અને રડે રડ હો મારા ખાલા હે મારા ભૂભા હે મારી ભૂભી ઓ ભા હે અમ્મા મર ગયા મર ગયા મર ગયા એની માય સાંભળ્યું આવી ઘી કટોરામાં ઘી ખાંડ સાકર લઈને આવી લે બેટા ખાઈ જા શાંત થાય તો કે ઘી ખાંડ ખાને કે લીએ તો બીજું કટવાયા લેકિન રૂમઝુમ રૂમઝુમ રૂમઝુમ હોતા કે કેવી રીતે ઘી ખાંડ ખાઓ આ ખાવા હતું તો વીજી કરડાયો ઘીખાંડ ભાવે હવે એ કોઈ દિવસ ખુદાને પ્રાર્થના કરે કે મને વીછી ભેજ્યો એમ આ નિષ્કામ ભક્તને આ સંસારના ભોગ છે એ વીછીના કરડ જેવા લાગી ગયા એટલે પછી ઘીખાંડનો થોડો કદાચ સ્વાદના લાલચમાં એ ક્યારેય ભગવાન પાસે કંઈ માગતો નથી અંત્યના અઠ્યાવીસમાં શ્રીજી મહારાજે કહ્યું છે કે ભક્તને સૂર્ય ચડાવ્યો હોય પારબ્ધ કર્મયોગે અને અમે એની પાસે ઊભા હોઈએ તો એ ભક્તના હૃદયમાં એવો ઘાટ ન થાય કે આ સૂળીના દુઃખથી મને ભગવાન છોડાવે તો ઠીક એ અમારો ખરો નિષ્કામ ભક્ત છે હવે આવી ધીરજ ક્યારે રહી આ દેહ આ લોક આ દેહના સંબંધી આ બધું સાવ ખોટું કરી નાખ્યું હોય ત્યારે જ રહીએ નહીતર તો ધીરજ કેમ રહીએ ભાઈ ભગવાન બાજુમાં ઊભા હોય ને ખોટું થઈ જાય નરસિંહ મહેતાના શામળિયાનું અવસાન થાય દીકરાનું એમની પત્નીનું અવસાન થાય તો એની કરતાલ એમ જ બચતી રહી જે ગમે જગદગુરુ દેવ જગદીશને તે તણો ખરકડો ફોક કરો નૈનપુરના દેવજી ભગતના એકવીસ બાવીસ વર્ષના દીકરાનું અવસાન થયું એમના ઘરના ગરડા ગયા મહારાજે પૂછ્યું મારા ભગતને કેમ છે જાણો છો એટલે હું ટૂંકમાં કહું છું પણ સંદર્ભ તો આપવો જ પડે એટલે જરા વાત દ્રઢ થાય તો એમના ઘરના એમ કે અરે મહારાજ તમારા ભગત તો સુખિયા હતા અને વધારે સુખિયા થઈ ગયા કોઈ આ સંસારની હાનિ થાય કે વૃદ્ધિ થાય તો એ ડગતા નથી શા માટે ખોટું થઈ ગયું ખોટો રૂપિયો ખિસ્સામાંથી પડી જાય તો આપણને શું થાય સાચી દસની નોટ જાય તો બળતરા થાય એમ જેને બળતરા થાય છે એનો અર્થ એ છે કે એને હજી આ સંસારને સાચો માયનો છે અને જેને કંઈ એની ડગમગાટ નથી થતો એ સમજી લેવાનું કે એને ખોટું થઈ ગયું છે એટલા માટે એ હવે ડગતો નથી ખોટું જાય એમાં શું શ્રીજી મહારાજ તો એમ કહે છે કે વિસ્તારો ત્યાગ પછી કર્યા પછી એનો ક્યારે સંકલ્પ થોડો થાય છે એમ જેણે આ સંસારને ખોટો કર્યો એ જ નિષ્કામ ભક્ત છે એની નજર ક્યાં છે પરલોકમાં છે મહારાજ કે જેને ભગવાનના ધામના સુખમાં નજર પહોંચી ગઈ એને પછી આ સંસારના સુખમાં ક્યાંય મન લોભાતું નથી પ્રહલાદજીએ પણ એ જ કહ્યું કે મહારાજ હું તો મુમુક્ષુ છું મારે તો આ લોકમાંથી મુકાવું છે અને તમારા દાસ જ્યાં સદા નિવાસ કરે છે એવા લોકમાં મને લઈ જાઓ પરલોકમાં નજર છે આ લોકમાં નથી મધ્યના બાવીસમાં શ્રીજી મહારાજે તો બહુ સરસ કીધું કે બે સેના સામસામે લડવા તૈયાર થઈ હોય પછી એમણે સામસામાં નિશાન રોપ્યા હોય તો બે સેનાના સૈનિકો સુરવીરોને એક જ તાન હોય કે પહેલાનું નિશાન આપણે પડાવી લેવું છે એમ શ્રીજી મહારાજ કે નિશાને ઠેકાણે ભગવાનનું અક્ષરધામ છે સુરવીરને ઠેકાણે ભગવાનના દ્રઢ ભક્ત છે તેને તો આ સંસારમાં દેહ જીવો કે મરો રોગ રહો કે સાજો થાવો માન થાવો કે અપમાન થાવો એનો કોઈ ઘાટ નથી પણ એક જ એને ઈચ્છા છે કે દેહનો અંત આવે ત્યારે ભગવાનના ધામમાં જઈને નિવાસ કરવો છે પણ વચમાં ક્યાંય લોભાવવું નથી પ્રથમના એકવીસમાં કીધું કે એ અક્ષરરૂપ મુક્તોની પંક્તિમાં ભળવું છે એવો તમારે સૌએ નિશ્ચય રાખ તાન શું છે પરલોકનું હા એમાં ક્યાંય જતા વચ્ચે લોભાઈ ન જવાય બંધાઈ ન જવાય એના માટે ભગવાન પાસે માગે છે જો માગણી ફરી આ લોકનું કંઈ માગતો નથી પણ હવે ભગવાન પાસે એવું માગે છે એટલે પ્રહલાદજીને લોયાના ત્રીજામાં શ્રીજી મહારાજે યાદ કર્યા કે પ્રહલાદજીએ એમ કહ્યું કે તમે મારી આ લૌકિક રક્ષા કરી એને હું રક્ષા માનતો નથી પણ મારા ઇન્દ્રિયોરૂપ શત્રુથી તમે રક્ષા પ્રભુ કરો એને હું રક્ષા માનીશ દામોદર ભક્ત થયા અમદાવાદમાં શ્રીજી મહારાજ અમદાવાદ આવેલા એમાં ભગવાનની આંખમાં કણું પીડ્યું બોલો શ્રીજી મહારાજની આંખમાં કણું પીડ્યું અને એવું ખટકે આંખ લાલ થઈ ગયેલી કોઈ રીતે જોવે તો હાથમાં આવે નહીં મહારાજે બાળકની જેમ ચોળ ચોળ કરે મુક્તાનંદ સ્વામી ના પાડે કે મહારાજ આમ ન ચોળાય પાણી છટાય પણ કે રેવાતું નથી એમાં દામોદર ભગત દર્શને આવ્યા અરે રે એ પ્રભુ આ શું થઈ ગયું મને કણું પડ્યું છે અરે મારા શું મને સેવકને યાદ કર્યો નહીં મારી પાસે અદભુત કળા છે ફાટ દઈને કણું કાઢી દો અરે પણ કોઈ લુગડું અડાડ્યું નથી થતું એવી આંખ લાલ થઈને સોજી ગઈ મહારાજ હું લુગડું કંઈ અડાડતો નથી હું તો જીભ ફેરવીને કણું કાઢી લઉં છું એમ કાઢો કાઢો મહારાજની આંખ ઊંચી કરી દામોદર ભગત આમ જીભ ફેરવી બોલો ભગત કેવા ભગવાનની આંખમાં જીભ ઘાલી દીધી આમ જીભ ફેરવી અને તરત ઘણું કાઢી લીધું આંખ હળવી ફૂલ થઈ ગઈ પણ મહારાજ વિફર્યા પેલા દામલા તે મને અભડાવ્યો મારી આંખમાં તારી જૂઠી જીભ નાખી મને પીડામાં ખબર ન રહી પણ તારે તો સમજવું જોઈએ ને કે મહારાજને આમ અભડાવાય નહીં લાલતોળ થઈ ગયા તે દામોદર ભગત કે મહારાજ અમારા દુનિયામાં મેં કેટલાય કણા કાઢ્યા છે મારી પાસે ઘણા લોકો આવે સૌ કણું કાઢ્યા પછી રાજી થાય ને બક્ષિસ આપે આજ પહેલા વેલા તમે મળ્યા કે મને આમ ગગલાવો છો મહારાજ કે એમ બધા બક્ષીસ આપે તો માગી લે માગી લે દામોદર માગી લે શું જોઈએ તો કે મહારાજ તમને એક કણું હતું આંખમાં તો કેવું ખટકતું હતું અરે એની વાત જ ન થાય તો મહારાજ સાંભળો મારા હૃદયમાં કામ ક્રોધ લોભના અનેક કણા પડ્યા છે ને એને તમે બધા કાઢી નાખો બસ મારે બીજું કાંઈ જોઈતું નથી આ નિષ્કામ ભક્ત છે માગે છે હમ પણ મોક્ષ બગડે નહીં એમાં સાવધાની માટે એની રક્ષા માટે ભગવાનની પાસે માગે છે તાન તો એ સુખનો છે એ ગુણાતીતાનંદ સ્વામી કહ્યું ને કરોડ કામ બગાડીને પણ એક મોક્ષ સુધારી લેવો આ થયો નિષ્કામ ભક્ત હા બરાબર છે ને કોઈ ઓલા લોકનું આ લોકનું કંઈ માગતું જ નથી માગવા જેવું લાગતું જ નથી રક્ષા માગે છે તો મોક્ષ ન બગડે એવું માગે આ થયો નિષ્કામ ભક્ત હવે આ વચનામૃત સમજવાનું છે કારણ કે આખી વાત ઊંધી પડે છે આ વચનામૃતમાં શ્રીજી મહારાજ એમ કહે છે કે ભગવાનનો ખરો નિષ્કામ ભક્ત તો એ છે કે જે ચતુર્ધા મુક્તિને મોક્ષને ઈચ્છે જ નહીં મોક્ષ ઉડાડી નાખ્યો હવે જે મોક્ષની આપણે રટ લઈને બેઠા છીએ એને શ્રીજી મહારાજ અહીં કહે છે કે એ મોક્ષને ઈચ્છતો જ નથી મને અત્યાર સુધીમાં એક જ હરિભગત મળ્યા મને કે સ્વામી હું ચતુર્ધા મુક્તિની પણ ઈચ્છા રાખતો નથી અને મોક્ષની પણ ઈચ્છા નથી રાખતો મેં કીધું એમ આવું કેમ મને કે મોક્ષ મળવાનો જ નથી તો મારા આ કુકર્મની મને ખબર હોય મળવાનો જ નથી એટલે હું ઈચ્છતો જ નથી સરકારી અમલદાર કે હું ત્રીસ વર્ષ સરકારી અધિકારી રહ્યો પણ પાંચ રૂપિયાની કોઈની લાંચ લીધી નથી તો કે એમ કેમ બન્યું તો કે કોઈ દીધી જ નથી ચતુર્ધામ મુક્તિ મોક્ષ મળવાનો ન હોય અને ન ઈચ્છે એની વાત નથી પણ ચતુર્ધામ મુક્તિ આમ આંગણીએ ઊભી હોય અને એની સામુ ન જોવે સ્વીકાર ન કરે એ પરમ નિષ્કામ ભક્ત છે તો સકામ કોણ છે આ લોકનું માગે છે નિષ્કામ કોણ છે મોક્ષનું માગે છે પરમ નિષ્કામ કોણ છે કે મોક્ષને પણ ઈચ્છતો નથી હરિના જન તો મુક્તિ ન માગે માગે જન્મો જન્મ અવતાર રે નિત સેવા નિત કીર્તન ઓછ ઓહો નિરખવાનંદ કુમાર રે ભૂતળ ભક્તિ પદાર્થ મોટું ભૂતળ ભક્તિ પદાર્થ મોટું અરે બ્રહ્મલોકમાં નાહી રે ભૂતળ ભક્તિ પદાર્થ મોટું હરિના જન તો મુક્તિ ન માગે માગે જન્મો જન્મ અવતાર પરમ નિષ્કામ છે ને ઊંધું આપણે જન્મ મરણથી ભાગીએ છીએ એ માગે છે ચતુર્ધા મુક્તિને ઈચ્છતા નથી ચતુર્ધા મુક્તિ સાલોક્ય સારૂપ્ય સામીપ્ય સાયુજ્ય એમાંથી પેલી લ્યો સાલોક્ય સાલોક્ય એટલે ભગવાનના લોકમાં જઈને નિવાસ કરો અર્થાત ભગવાનના ધામમાં જવું તો ભગવાનના ધામમાં જવું એ તો આપણે સત્સંગમાં પણ કહે છે અને શ્રેષ્ઠ બાબત છે કે માયાના દોષથી રહિત થઈ જવું અને છેક ભગવાનના ધામમાં પહોંચી જવું એ તો શ્રેષ્ઠ બાબત છે અને વારંવાર આપણે પણ એવી વાતોમાં પણ આવે છે કે ભાઈ છેલ્લો જન્મ કરી લેવો મોક્ષ સુધારી લેવો ઠેઠ ભગવાનના ધામમાં પહોંચી જવું ભગવાનના ધામમાં પહોંચી જવું મતલબ સાલોક્ય મુક્તિ તો સાલોક્ય મુક્તિને પણ શા માટે ન ઈચ્છે શ્રીજી મહારાજ કહે જો ઈચ્છે તો એ સકામ છે હવે આમાં સકામતા ક્યાં આવી એ થોડું સમજવાનું સકામતા શું આવી આમાં હા સમજાય નહીં થોડું પણ સકામતા પડી છે ભગવાનના ધામમાં જવું છે તો કે હા કેમ જવાય તો કે ભગવાનનો આશરો કરવાથી ભગવાનનો આશ્રય એટલા માટે કર્યો છે ભગવાનના ધામમાં ઘૂસ મારી દઈશ એટલે લક્ષ્ય શું છે મોક્ષ ભગવાનનું ધામ ભગવાન છે ગૌણ છે પેલું સાધ્ય છે ભગવાન સાધન છે ભગવાન પાસે કંઈક માગીએ ભગવાન થકી કંઈક માગીએ એટલે ભગવાન સાધન થઈ જાય અને જે ઈચ્છીએ એ સાધ્ય થઈ જાય એ લક્ષ્ય થઈ જાય એ એમ થઈ જાય એ સકામતા છે ભગવાન થકી કાંઈ ઈચ્છું એટલે સાલોક્ય મુક્તિ ભગવાનના ધામમાં જવું છે એટલે અમે ભગવાન આશરે પડ્યા છે તો ભગવાન થકી કાંઈક ઈચ્છ્યું એટલે ભગવાન સાધન થયું ભગવાનના ધામમાં જવું એ સાધ્ય થયું એટલે સકામ મુક્તિ થઈ એટલે એ સકામ ભક્ત થયો સ્પષ્ટ થઈ ગયું સારૂપ્ય મુક્તિ તો સકામ છે એ તો સ્પષ્ટ દેખાય ભગવાનના જેવું મને રૂપ મળે એવી ઈચ્છા કરવી તો એ તો એક સકામતા છે જ સાયુજ્ય એટલે ભગવાનના જેવું મને ઐશ્વર્ય મળે એવું ઈચ્છે સકામતા છે જ સામીપ્ય મુક્તિ ભગવાનની પાસે વસવું હવે એમાં શું સકામતા છે હા એમાંય સકામતા છે ભગવાનની પાસે ને પાસે જ રહેવું માલિકની ઈચ્છા ન હોય તોય એમાં ધાર્યું કરવાની વૃત્તિ છે અને બીજું કે સામીપે શું કામ રહેવું છે તો કે સુખ આવે કોને સુખ આવે મને ધામમાં આપણે શું કામ જવું છે આ લોકમાં દુઃખ બહુ છે અહીં સુખ મળે ત્યાં સુધી કોઈ નથી જવું ઉતાવળ તો કોઈને નથી નેવું વર્ષના બાબા થયા હોય પણ જો બે કોળિયા ખીચડી ખાઈ જતો હોય તો નામ નથી લેતો ગોખરવાળામાં શાસ્ત્રીજી મહારાજ ત્યાં હતા અને હારી એક નાના સાધુ હતા એક ભાભો ત્યાં જ પીડ્યો હતો હરિભગત હતો નેવું વર્ષ થઈ ગયેલા અને ઠો ઠો ઠો કરે કુવા નદીએ સાધુને અને ઠાકોરને તે પેલા સાધુ જઈને કીધું બાબા આમને હેરાન થાવ છો ભગવાનના ધામમાં બે જાવ ને તો એવો ખીજાણો ભૂંદરા તું જાને કોઈને જવું નથી પણ આ લોકમાં જે દુઃખ છે એનાથી કંટાળીને પોતાના સુખ માટે સાલોક્યમાં જવું છે સામીપે શું કામ રહેવું છે કે મને સુખ આવે પોતાના સુખનો વિચાર એ જ સકામ પરમ નિષ્કામ એ છે કે જે ભગવાનનો વિચાર કરે ભગવાનના સુખનો વિચાર કરે સામી વ્યક્તિના સુખનો વિચાર કરે કે હું કંઈક ભગવાન માટે કરું હું કંઈક ભગવાનને માટે કરું હું કંઈક ભગવાનને માટે કરું એટલે કહ્યું કે સેવાને જ ઈચ્છે કંઈક કરવાને જ ઈચ્છે ભગવાનને અર્થે એ પરમ નિષ્કામ ભક્ત છે પોતાના સુખનો વિચાર નહીં ભગવાન એક ભેદ ભગવાન થકી કઈ ન ઈચ્છે ને જ ઈચ્છે ભગવાન થકી કઈ ઈચ્છે તો સકા ભગવાનને જ ઈચ્છે પરમ નિષ્કામ ચતુર્ધામ મુક્તિને જો ઈચ્છે તો ભગવાનને આશ્રય મળે એમાં તો કોઈ સવાલ નથી પરંતુ બીજું ઘણું ચુકાઈ જવાય દાદાના દરબારમાં શ્રીજી મહારાજ બેઠા હતા તો હવે એવો ખેલ કર્યો બધા સાધુન ભક્તો હતા તો મહારાજે મુક્તાનંદ સ્વામીને પૂછ્યું સ્વામી તમે અમારા દાસ કે ઢોલિયાના એટલે મુક્તાનંદ સ્વામી કે મારા તો અમે તો તમારા દાસ અમારા છેડા બે ભાગો ભાગો વયા જાવ છેડા નિત્યાનંદ સ્વામીને કીધું સ્વામી તમે અમારા દાસ કે ઢોલિયાના અરે મહારાજ અમે તમારા દાસ ભાગો ભાગો છેડે છેડે બે આમ આમ છેટે કાઢ જે જે સાધુ આવે ને કોઈ કે અમે તો તમારા દાસ છેટા કાઢ સોમલા ખાચરને કીધું તમે કોના દાસ મહારાજ અમે તો ઢોલિયા હા અહીં ભી આવો અહીં ભી આવો અહીં ભી આવો સુરા ખાચર તમે કોના દાસ અરે મારા ઢોલિયાના દાસ અહીં હું ઉપર બેસી જાઓ અહીં ઉપર બેસી જાઓ અહીં ભી આવો બીજા દરબારો પારસો તો જે કે મહારાજ હવે ઢોલિયા મહારાજ રાજી થાય છે એમ જાણીને મારા આમ મીડા બોલવા અને હુલ્યું એમ થતું તો કાને કહી છે કે અમે તમારા દાસ એટલે બહાર કાઢે છે એટલે પછી એ બધાને આગળ કાઢ્યા આ બધાને ઢોલિયા ચારે બાજુ બેહાડ્યા એ બધું પૂરું થયું મહારાજ ઉભા થઈને મુક્તાનંદ સાહેબ બેઠા હતા ને એ સાધુ વચમાં જઈને બેઠા એટલે આ બધા પાછા ઉભા થઈને અહીંયા આવવા ગયા મહારાજે ત્યાં ત્યાં રેજો ઢોલ્યો ત્યાં ત્યાં પીડ્યો છે હું હાર્યા નથી લઈ ગયો તમે ઢોલિયા ઉપર બેહો તમે જે કરવું એ કરો આ ઢોલિયો શું છે ભાઈ કેટલો મર્મ છે ચરિત્રમાં આ ઢોલિયો અક્ષરધામનું તખત છે અને ચાર પાયે ચતુર્ધામ મુક્તિ છે ચતુર્ધામ મુક્તિ ઈચ્છે તો અક્ષરધામના તખત સહિત તો મળશે પણ પુરુષોત્તમ નારાયણ જે ઈચ્છશે એને જ પુરુષોત્તમ મળશે બાકી પુરુષોત્તમ છટકી જશે ભગવાનને ઈચ્છે એને જ ભગવાન મળે એના માટે પરમ નિષ્કામનો દ્રષ્ટાંત મહારાજા અમરીશ ભાગવતમાં કથા છે એમનું આ મહારાજે એ ભગવાને ઉચ્ચારેલા શ્લોક અહીંયા કહ્યા છે અંબરીશ મહારાજ રાજા સમ્રાટ હે પણ જાતે પાણી સિંચી આવે જાતે થાળ બનાવે જાતે રસોઈ બનાવે મંદિર વાળે સાફ કરે ઠાકોરજીને શણગાર કરે ચંદન ઘસે પોતે જાતે બધી સેવા આત્મનિવેદી થઈને કરે હવે રાજ્યને કોણ સંભાળે એટલે ભગવાનને દયા આવી એટલે સુદર્શન ચક્ર આપ્યું એને રાજગાદી ઉપર મૂકીને પોતે અખંડ ભગવાનની પરિચર્યા સેવામાં લાગી રહી હવે એમાં એ એણે બાર મહિનાની અખંડ એકાદશીનું વ્રત કર્યું અને છેલ્લી ચોવીસમી એકાદશીનું પારણાનો પ્રસંગ અને દુર્વાસાજી આવ્યા હવે ક્રોધનું જાળવું પણ આ તો રાજી થયા કહો મહારાજ પધાર્યા મારે પારણાનો સમય છે આપ પારણું કરો પછી હું પારણું કરું તો કે બહુ સારું મને પણ આવું ક્યાંથી હું જમરાજીમાં સ્નાન કરીને આવું પછી પારણું કરું એ ગયા વાર લાગી અહીંયા સમય જતો હતો એટલે અમરીશ મહારાજાએ બ્રાહ્મણોને પૂછીને તુલસીનું પાંદડું થોડું જળ એનું પારણા તરીકે લીધું એટલે પારણું કર્યું પણ કહેવાય ને ન પણ કર્યું કહેવાય અને પછી દુર્વાસાજી આવ્યા પણ એવા ક્રોધમાં મને આમંત્રણ આપીને પછી તે તારી રીતે ભોજન કરી લીધું આ કયા ગ્રહસ્થનો ધર્મ છે જટાને છોડી ઓફ કહીને જટા પછાડીને ભયંકર કૃત્યા પેદા કરી જાઓ અમરીશને મારી નાખો અને સુદર્શન ચક્ર ચકાચક ચકાચક ચકાચક કરતું ઉપરથી ઊભું થયું સૂર્ય જેવી અગ્નિઓ જ્વાળાઓ ફેંકતું કૃત્યાને બાળીને ત્યાં ત્યાં ભસ્મ કરીને દુર્વાસાની પાછળ પીડ્યું દુર્વાસાજી ભાગ્યા ગયા શિવજી પાસે ઉગર્યા નહીં ગયા બ્રહ્મા પાસે ઉગર્યા નહીં વિષ્ણુ લોકમાં ભગવાન વિષ્ણુના પગમાં પડી ગયા મહારાજ મને બચાવો બચાવો ત્યારે ભગવાન કહે તમે ક્યાંય ને અમરીશ પાસે ભટકાણા અરે એ મારો પરમ નિષ્કામ ભક્ત છે મહારાજ તમને એમ લાગે છે સીધો સાદો છે અરે મારી ચતુર્ધા મુક્તિને પણ એ ચાહતો નથી મારા ઐશ્વર્યને પણ ચાહતો નથી મારી વિભૂતિઓને પણ ચાહતો નથી હું આપવા કોશિશ કરું તો લેતો નથી કેવળ મારી સેવાથી જ પરિપૂર્ણ છે એવો મહા નિષ્કામ ભક્ત છે બધું મળતું હતું પણ એની નજર ક્યાં છે આપણને આ સેવા સામાન્ય લાગે અને એને પરમ રસ છે રામાયણમાં ભરતજીનું વાત છે તો ભરતજી પણ એમ જ કહે છે ધર્મન અર્થન કામ રૂચિ ન ચહુ નિર્વાણ નિર્વાણ એટલે મોક્ષ જન્મ જન્મ રતિ રામ પદ યહ વરદાન ન આન મારે બીજું વરદાન જોઈતું જ નથી તમારા ચરણોમાં મને અખંડ જન્મ જન્મ જન્મ પ્રીત રહે બસ કઈ ઈચ્છતા જ નથી ગુણાતીતાનંદ સ્વામી કીધું છે કે ભાઈ મોક્ષ છે ને પ્રગટના સાધુને બે રોટલા આપો ને તોય મળી જાય પણ ભગવાન ન મળે જો મર્મ છે ને ભગવાનની સેવા ન મળે અરે ભક્તિ ન મળે ધર્મ અર્થ કામ અને મોક્ષ ચાર પુરુષાર્થ છે પણ ભક્તિ એ પંચમ પુરુષાર્થ છે મોક્ષથી પર છે એ સંતો જાણે છે એ વચનામૃતને કેવું છે મોક્ષ તો સામાન્ય છે ચાર પુરુષાર્થોમાં મળે છે પુરુષાર્થથી પણ મળે છે પરંતુ ભક્તિ તો ભગવાન દાન કરે તો જ મળે એવા સદગુરુ દાન કરે તો જ ભક્તિ મળે નહીતર ભક્તિ મળતી નથી ભગવાનમાં પ્રેમ જાગતો નથી એ આપે તો જ મળે અને નરસિંહ મહેતા તમે જો એટલે જ કહે કે મારે ત્યાં આવીને શું કરવું મારે તો તમારી જરૂર છે મારે તમારા લોકની જરૂર નથી અહીંયા તમે છો બેઠા છો મને બસ એમાં નિત સેવા નિત કીર્તન નિત ઓછો નિરખવા નંદકુમાર હવે એને કોઈ બીજો ઉધાપો નથી આ જોગી સ્વામી આપણે પરમ નિષ્કામતા તમે જુઓ બે હજારને એકમાં અમે બધા બેઠા હતા રાજકોટમાં ઉત્સવ આવતો હતો અને સ્વામી ઉદાસ થઈ ગયા હતા તો સ્વામી કે હવે મહારાજ મને તેડવા આવે છે પણ મને કહે છે જો હું સાક્ષીમાં બેઠો હતો માધવપુરી સાહેબ બીજા સંતો પણ હતા તો કે મને મહારાજ તેડવા આવે છે પણ મને કહે છે કે આ સાધુઓ કોચવાય છે તો તને નથી લઈ જતો તું રજા લઈ લે તો હું તેડી જાઉં હવે સંતો તેમ રજા આપે નહીં એટલે સ્વામીને વિનંતી કરીને કીધું કે હમણાં તમે બેસો તો અમારે સારું એટલે સ્વામી પછી મૌન થઈ ગયા હાવ બિલકુલ હું સાક્ષી છું સ્વામી મૌન થઈ પછી તરત ઉદાસી મૂકી દીધી તે દિન ઘડીને આજનો દી ક્યારેય એમ કહેતા નથી કે મારે ધામમાં જવું છે એવી બ્રાહ્મી દશા વર્તે છે કે સુવડાવો તો સૂઈ જાય બેસાડો તો બેસે ક્યારે પાણીનું પૂછતા નથી માગતા નથી જમવાનું ક્યારેય માગતા નથી ઓઢવાનું માગતા નથી પાથરવાનું માગતા નથી શું કરે છે બસ રાત્રે ઘણીવાર આમ અમસ્થા એને ટેકો દઈને બેઠા કરવા પડે આજે ચોરાણું પંચાણું વર્ષની ઉંમર હોય ટેકો દઈને બેઠા કરવા પડે રાતે એમની મેળે બેઠા થઈ જાય આખી રાહે તેમને બેઠા પૂછીએ સામે સુઈ જાઓ આરામ કરો તો કે લે એ મહારાજ પધાર્યા છે પાંચસો પરમહંસો આવ્યા છે કીર્તનોની છોડ્યો ઉડે છે મહારાજ વાતો કરે છે તમે હું આમ કયો છે ને પરમ રસ નરસિંહ મહેતા કે ત્યાં જઈને શું કરવું અહીંયા મજા છે બ્રહ્મલોકમાં એવો આનંદ નથી કાં તો કે અમારે તો મહારસ પીવો એ તો કદાચ ત્યાં મળે પણ મહારસ પીવડાવવાનું ત્યાં તમારે વ્યવસ્થા નથી અહીંયા અમારે પીવાનો ને પીવડાવવાનો જે આનંદ છે એટલે અમને અહીંયા આનંદ છે બસ એટલે એને અહીંયા કે ત્યાં જવાનો કોઈ ઉતાવળ રહેતી નથી ત્યાં જ છે મહારાજની મૂર્તિ છે ત્યાં જ પરમ ધામ છે અને એના રસના ધોધ છૂટે છે પરમ નિષ્કામતાની દશામાં આ છે હો ભાઈ આ પરમ નિષ્કામ જે આવે છે સ્થિતિ બસ અમારે અહીંયા જ છે આખી દુનિયા જન્મ મરણથી ડરતી હશે કદાચ ભગવાનનો ભક્ત કે અમારે ફરી ફરીને જન્મવું છે ફરી ફરીને આવવું છે અમને અહીંયા જ આનંદ છે હવે જોજો થોડોક જાણવા જેવો મજાનો રસ કે ઈચ્છતા તો નથી ક્યારે કહેતા નથી ત્યાં લઈ જાઓ નરસિંહ મહેતા સાફ સાફ ના જ પાડે છે અમારે આવવું નથી પણ આખરે શરીર ધર્મ છે શરીરનો અવધિ આવવાનો છે શરીર પડવાનું જ છે એટલે ભગવાન તેડવા આવે છે ત્યારે સેવાની જ રુચિ છે ને એટલે અંત્યના પાંચમા વચનામૃતમાં શ્રીજી મહારાજે કહ્યું છે કે એવા જે ભક્તો છે એને ભગવાન પોતાની સેવામાં રાખે છે અને પાર્ષદ બનાવે છે એટલે ભગવાન એને પોતાની સેવામાં રાખે છે અને પાર્ષદ બનાવે છે હવે જોજો મિરેકલ ઘટે છે જે ચતુર્ધામ મુક્તિનો એને ઇનકાર કર્યો છે એ ચતુર્ધામ મુક્તિને કઈ રીતે મળી જાય છે આમાં જ ખૂબી છે ભગવાને એના સેવક બનાવ્યા સેવામાં રહેવું હોય તો લોકમાં રહેવું જ પડે તો સાલોક્ય મુક્તિ મળી ગઈ સાલોક્ય મુક્તિ રોકડી થઈ કારણ કે એના લોકમાં રહેવા છે દિવ્ય લોકમાં એની સેવામાં રહેવું છે સાલોક્ય મુક્તિ મળી ગઈ ભગવાનની સેવામાં રહેવું છે પાર્ષદ થઈને રહેવું છે તો સારૂપ્ય પણ ભગવાન આપે કારણ કે મોટા શેઠને ત્યાં નોકર કોઈ રહ્યો હોય હવે એ મોટા શેઠ છે અને નોકર હતર ફાંકાવાળી ચડ્ડી પહેરીને આટા મારતો હોય તો એમાં શેઠની આબરૂનો સવાલ નહીં તો શેઠ જ એને સારો ડ્રેસ સીવડાવી આપે ભાઈ તું પહેર આમાં હું રૂળો નથી લાગતો ગોંડલમાં દાસી જીવન થયા બહુ સારા સંત ભક્ત થયા તો એ જ્યારે ભજન કરવા રાતે બેસે મંડળીઓ જામે ભગવાનની મૂર્તિઓ પધરાવી સિંહાસન પધરાવી પણ પોતે સ્નાન કરીને પછી સારા સ્વચ્છ સફેદ વસ્ત્રો બગલા જેવા આમ પહેરી અને એક તારા ઉપર આમ ફૂલ માળાઓ ચડાવી પોતે પણ ગળામાં હાર નાખે એક બે હાર અહીંયા બાંધે ને પછી આમ ધમાકાદાર ભજનની શરૂઆત થાય એમાં એકવાર ભજન સાંભળવા માટે ગોંડલના મહારાણી પણ આવ્યા પણ આ તાલ જોયો ને આમ ભગત આમ આખો દિવસ લગર વગર હોય આખો દિવસ એને ધોતિયાના કોઈ ઠેકાણા નહીં પણ અહીંયા કીર્તનમાં બેસે નાઈ ધોઈને સરસ મજાના લુગડા પહેરી અને તંબુરાને શણગારે બેઠકને શણગારે બસ પછી જમાવે એટલે જ્યારે વચ્ચે વિરામ પડ્યો ને એટલે ગોંડલના મહારાણીએ કીધું એક પ્રશ્ન પૂછ્યું ભક્તરાજ શું કે ભજન કરવું ને આવા તાલ શું કરો છો એટલે દાસી જીવન કે મહારાણીજી તમે અહીંયા આવ્યા છો શું કામ તો કે હું તો ભજન સાંભળવા આવી છું તો ભજન સાંભળવા આવ્યા હતા તો પછી આટલા બધા ઘરેણા આવો ઠાઠ ઠઠારો ને આટલી બધા કિંમતી વસ્ત્રો પહેરીને આવવાની શું જરૂર હતી તમારે લીલા લીરા લઘરા વઘરા એવા પહેરીને આવ્યા હોત તો અરે રે એવું તો કેમ પહેરાય હું એવી થઈને ફરું તો મારા ધણી ગોંડલના ધણીની આબરું જાય ત્યારે દાસી જીવણે કહ્યું સાંભળી લ્યો મહારાણી હું અહીંયા એક તારા ઉપર જ્યાં આંગળી મૂકું અને ભજન લલકારું ત્યાં ગોલોકા દેશ અષ્ટપટરાણીઓ સમેત અહીંયા પધારે અને એની સભામાં હું લગર વગર બેઠો હોય તો મારા પતિની આબરૂ જાય માટે હું આમ સજાવટ કરીને બેસું છું સારૂપ્ય એટલે ભગવાન ત્યાં પણ પોતાના ભક્તને પોતાના જેવું રૂપ આપે છે મળી ગઈ સારૂપ્ય મુક્તિ સાયોજ્ય મુક્તિ સાયોજ્ય એટલે ઐશ્વર્ય હા ભગવાન પોતાનું ઐશ્વર્ય આપવું જ પડે રાષ્ટ્રપતિના અંગરક્ષક રહેવું કૂતરું ભાડે જાડવે ચડી જાય ગળથોલિયા ખાતો હોય તો એ હું રાષ્ટ્રપતિનું શું અંગરક્ષણ કરે એમ ભગવાને આવાને પાર્ષદ બનાવ્યો હોય તો પછી પાર્ષદ હવે એના જેવો જોઈએ ને એટલે ભગવાન સંપૂર્ણ ઐશ્વર્યમાં આરોપિત કરે છે અચાનક ભગવાનને ક્યાંય જવાનું થાય આ તો એક કલ્પના તો એ ગોપાળાન સ્વામી કહેતા હું એકલો બ્રહ્માંડ ચલાવી દઉં તો મૂંઝાશો નહીં મૂંઝાશો નહીં ઐશ્વર્ય આપે છે બલાત્કારે આપે છે પોતાનો સેવક છે સાયુજ્ય મુક્તિ મળી ગઈ સામીપ્ય મુક્તિ અખંડ સેવામાં છે એટલે સામીપ્ય મુક્તિ પણ મળી ગઈ પાંચમી એકત્વ મુક્તિ છે જે આમાં શ્લોક કયો છે સાલોક્ય સારસી સામીપ્ય સારૂપ્ય એકત્વ અપ્યુતમ દિયમાનમ ન ગૃહણંતિ વિના મત સેવનમ જના એકત્વ મુક્તિ હવે એકત્વ મુક્તિ છે એ નિરાકાર નિર્ગુણ રૂપે ભગવાનને ભજનારાઓ ઉપાસકોને છે એ બ્રહ્મમાં લીન થઈ જાય છે બ્રહ્મ સુસુપ્તિમાં લીન થઈ જાય છે પછી ક્યારેય નીકળતા નથી તો એવી એકત્વ મુક્તિ આમને પણ મળે હા સારંગપુરના અગિયારમા વચનાવર્તમાં શ્રીજી મહારાજે કહ્યું કે લક્ષ્મીજી ક્યારેક હેતે કરીને ભગવાનના સ્વરૂપમાં લીન થઈ જાય છે અને ક્યારેક નોખા રહ્યા થકા ભગવાનની સેવામાં રહે છે એમ એવા જે પરમ નિષ્કામ ભક્ત છે ક્યારે ભગવાનના સ્વરૂપમાં લીન થઈ જાય છે અને ક્યારેક નોખા મૂર્તિમાન રહ્યા થકા ભગવાનની સેવામાં રહે છે એકત્વ મુક્તિ પણ મળી અને પાછી કેટલી પરમ સ્વતંત્ર સામીપ્ય મુક્તિ એકાદી ઈચ્છી હોય ને તો કદાચ મળી જાય પણ આ એકત્વ મુક્તિ આવી રસલીનતાની એ તો મળે જ નહીં એટલે ભગવાનની એક જ ઈચ્છા કરવાથી ચતુર્ધા મુક્તિ એના બધા ઐશ્વર્યો એની તમામ વિભૂતિઓ એ ભક્તને મળી જાય છે પણ એકાદી મુક્તિની ઈચ્છા કરી તો મુક્તિ તો મળી જાય પણ બીજું કેટલું જતું રહે અને ખાસ કરીને પુરુષોત્તમની મૂર્તિનો મહાસ્વાદ ચૂકી જાય એ ન આવે રાજાને ઘણી રાણીઓ હોય હવે એમાં એકાદ રાણી એવી હોય કે જે રાજાને સેવા જ ઈચ્છતી હોય તો રાજા પોતાની પાસે જ રાખે એને વધારે સાચવે અને રાજ રાજવૈભવ ભોગ તો બધા મળવાના છે ઉલટાનો રાજા નગરમાંથી લાવી લાવીને બીજા નગરમાંથી લાવી લાવીને એને આપે કે વાપરો આ તમારા માટે જ છે હમ પણ એવી કોઈ રાણી હોય કે જેને રાજ સમૃદ્ધિનો જ મોહ હોય સમૃદ્ધિનો જ મોહ હોય તો રાજા એ જાણી જાય કે આને કઈ મારી હારે કઈ લેવા દેવા નથી હવે લાવ્યા છે પરણીને તો ભલે રહી એટલે ભોગ સમૃદ્ધિ બધી મળે પણ રાજાનું સામીપ્ય એ રાણીને મળે નહીં એમ ભગવાનની જ ઈચ્છા કરે તો ચતુર્ધા મુક્તિ તો એની દાસી છે ધન્ય વૃંદાવન ધન્ય લીલા ધન્ય વ્રજના વાસી રે મહા સિદ્ધિ આંગણીએ ઉભી મુક્તિ છે જેની દાસી રે ભૂતળ ભક્તિ પદાર્થ મોટું બ્રહ્મલોકમાં નાહી એક ભગવાનને ઈચ્છે તો સઘળું પ્રાપ્ત થાય છે ભગવાન થકી કંઈ ઈચ્છે તો ભગવાન છૂટી જાય છે આપણે ધામમાં જવું છે ધામમાં જવું છે એમ કહીએ છીએ ધામમાં કદાચ જઈએ પણ ભગવાન છૂટી જાય એવું બને એટલે મહારાજે કીધું કાચપ હોય તો એકાંતિક ભક્તોનો સંગ કરીને એ કાચપને ટાળે હવે એકાંતિક ભક્તો શું સમજાવીને કાચપ ટાળે એક વાત એકાંતિક સંત હોય તે સમજાવે જેને આ સમજાયું હોય છે તો કે ભાઈ જુઓ ત્યાગ તપ વૈરાગ્ય સ્વધર્મ એ બધા સાધનો છે હવે તમે એમાં જ જો વધારે રૂચિ અને દ્રઢતા રાખશો અને ભગવાનની મૂર્તિમાં જોડાવાનો અભ્યાસ ઓછો હશે તો ભગવાનનો આશ્રય છે અને આ બધા સાધનો કર્યા છે તો મોક્ષ તો મળશે પણ ભગવાનની મૂર્તિનો મહારસ સ્વાદ નહીં મળે માટે સાધનો અવશ્ય કરો પણ ભગવાનની મૂર્તિને માં જોડાવાનો અભ્યાસ ખાસ કરો ભગવાનની મૂર્તિનું ચિંતન કરો એના અંગ ઉપાંગને સ્મર્યા કરો એમાં હેત થાય એવું કરો બાહ્ય ઉપચારોથી ભગવાનની પૂજા કર્યા રાખો ભગવાનને પુષ્પહાર ચંદન એ વગેરે કરીને મન રાખીને ભગવાનને સ્નેહ કરો એ ન હોય તો માનસ પૂજા કરીને ભગવાનને ભેટો ભગવાનને આલિંગન આપો ભગવાનને ચંદન ચર્ચો ભગવાનની પૂજા કરો મૂર્તિમાં રસ અને મૂર્તિમાં ભક્તિની વિનાશ પેદા થાય એવું કરો ને મનમાં ગાંઠ વાળો કે આ ભગવાનની આવી રીતની સેવા પરિચર્યાને રસ સિવાય મારે કંઈ જોઈતું નથી તો ભગવાનની મૂર્તિને પ્રતાપે બધું જ મળશે ચિંતામણી છે આ કચાશ ન રહે એ કચાશને ટાળવાનો અભ્યાસ સત્સંગમાં ધારી વિચારીને રોજ દિન પ્રતિદિન કરવો પડે ભગુજી જયારે ઘવાયા હતા માંડવધારના તકરારિયા ખેતરમાં તો શ્રીજી મહારાજ એની પાસે બેઠા કીધું ભગુજી શું ઈચ્છા છે અરે મહારાજ મારે તો અહીંયા પણ તમારી સેવામાં રહેવું છે અને તમારા લોકમાં લઈ જાઓ તો ત્યાં પણ તમારી સેવા મારી છે ને સેવા જ જોઈએ સેવાને જ ઈચ્છે બીજું કશું ઈચ્છતો નથી અહીંયા રાખો તો અહીં મારે તમારી સેવા કરવી છે અને ત્યાં લઈ જાઓ તો ત્યાં મારે સેવા કરવાની છે સેવાની ગ્રંથિ મૂર્તિની ગ્રંથિ ભક્તિનો રસ એ સિવાય બીજું કંઈ ઈચ્છે નહીં હા ચતુર્ધામ મુક્તિ સાથે ભગુજી જેવાઓને કોઈ વિરોધ નથી પરમ નિષ્કામ ભક્તોને વિરોધ નથી પરંતુ મત સેવનમ વિના જનાહા નેચ્છંતી ભગવાનની સેવા ન મળતી હોય અને મુક્તિ મળતી હોય તેવી મુક્તિ જોતી નથી સેવા મળતી હોય અને ચતુર્ધાયમાં મદદરૂપ થતી હોય તો એને કોઈ વાંધો નથી સેવા ચૂકી જતી હોય ભગવાન છૂટી જતા હોય અને ચતુર્ધા મુક્તિ હોય મળતી હોય તો એ જોતું નથી ભગવાનની મૂર્તિ સેવા અને ભક્તિ એ એને પ્રધાન છે છેલ્લો એક પ્રશ્ન છે કે ભાઈ ત્યાં સેવા શું છે અહીંયા તો સેવા સમજાય છે એ ભગવાનની પરિચર્યા કરો મંદિર સાફ કરો ફૂલહાર કરો ચંદન ચડાવો આ બધી પરિચર્યા છે અક્ષરધામમાં સેવા શું છે ત્યાં ભેળા થઈને શું વાસણ સાફ કરવાના છે ત્યાં રસોડું છે પ્રાઇમર છે પંપ મારવાના છે ગેસના ચૂલા છે એ થાળ છે કઈ શું છે એવું તો છે સેવા શું છે સેવા એટલે સેવનમ તમને વૈદો એમ કે ને ભાઈ તમે લોહ ભસ્મનું સેવન કરજો હે તો લોહ ભસ્મનું સેવન આપણે પાન કરીએ ને એમ ભગવાનની મૂર્તિ સામે જોઈ રહીએ ભક્ત ભગવાનની મૂર્તિનું સેવન કરે છે રસ પીએ છે દૂધ પીવે ને એમ જે સેવન કરવું એ ભગવાનની મૂર્તિનું સેવન કરવું એ સેવા છે બસ એ એને રસ છે એ સેવન છે અક્ષરધામમાં આ સેવન છે બીજું પણ એક સેવન છે હા આ અહીંયા જેમ છે ને એમ જ છે હવે જો શ્રીજી મહારાજ બોલ્યા ન હોય ને તો આપણે શંકા જાય પણ અંત્યના બાવીસમાં વચનામૃતમાં શિવજી મહારાજ કહે કે એવા જે ભગવાનના ભક્તો છે એ દેહને અંતે ભગવાનના ધામમાં પછી જેવો અવકાશ મળે તેવો આકાર ધારણ કરીને ભગવાનની સેવા કરે છે લ્યો બોલો એટલે ભગવાનને માટે પોતે જ મુગટ રૂપે થઈને ભગવાન માથે બેસે હા આવી રીતે સેવા છે કોઈ મુક્ત છે એ હાર થઈને ભગવાનના ગળામાં શોભી જાય કોઈ કુંડળ થઈ જાય કોઈ કુંડળોમાં નંગ થઈ જાય કોઈ કડા થઈ જાય હા કોઈ નુપુર થઈ જાય કોઈ ચાખડીઓ થઈ જાય આવી રીતે મુક્તો પોતે જ આ બધા પદાર્થોનું ધારણ રૂપ કરી અને ભગવાનની મૂર્તિનો સ્વાદ લે છે અર્થાત ભગવાન એને પોતે પોતાના સ્વરૂપનો સ્વાદ આપે છે ક્યારે એક જ ભગવાનને ઈચ્છા હોય ત્યારે જો ભગવાન સિવાય બીજું કંઈ ઈચ્છું હોય તો આ રસ છૂટી જાય છે એટલે પહેલા સકામ થવું સકામમાંથી નીકળીને નિષ્કામ થવું એટલે કે મોક્ષનો જ લક્ષ્ય બાંધવો બસ ત્યાં પહોંચવું છે બીજું કાંઈ કરવું જ નથી એ કર્યા પછી ભગવાનનો વધારે રસ આવે ને સત્સંગથી સમજણ આવે એટલે પછી મોક્ષ મૂકી દે અને પરમ નિષ્કામ થઈ જાય એની જ્યાં ઈચ્છા હોય ત્યાં આપણે કંઈ નથી આપણે તો ભગવાન જોઈએ એ જ્યાં હોય ત્યાં આપણને બરાબર છે બાકી આપણને આમાં કાંઈ ખબર પડે નહીં એ મૂર્તિ સિવાય બીજો કોઈ રસ જોઈતો નથી એટલે ભગવાન આપણને એવો સમજણ આપે એવી સૂઝ આપે એવું બળ આપે અને એ માર્ગે ચાલવાની આપણને ભગવાન એવી તાકત આપે કે નિષ્સકામતામાંથી નિષ્કામતા નિષ્કામતામાંથી પરમ નિષ્કામતામાં જઈએ અને ભગવાનની મૂર્તિના સુખે સુખિયા થઈએ એવું આપણામાં લક્ષ્યમાં સાધ્ય આવી જાય એવી ભગવાન આપણી પ્રાર્થના સાંભળે એવી પ્રાર્થના સાથે વિરમું છું સહજાનંદ સ્વામી મહારાજ